ભારતની સંસ્કૃતિ નજરાણું સુંદર અક્ષરધામ સકલ વિશ્વનું મંગલ તીરથ પરમ શાંતિનું ધામ મહાલૌકિક દિવ્ય મનોહર સુંદર અક્ષરધામ દર્શન કરતા લાખો જનની પૂરી કરશે હા conversation across the table with a wise man is more than mere reading of 10 years of books. એક વાઇઝ મેન સાથે આપણે એક વાર્તાલાપ કરીએ અને એની અંદર જે મળે એ દસ વર્ષના પુસ્તકોના વાંચનમાંથી ન મળે આપણને એવો અનુભવ હમણાં માનનીય શ્રી હસમુખભાઈને સાંભળ્યા ત્યારે થયો અનુભવ એ આપણને એમના શબ્દે શબ્દની અંદર નીતરતો દેખાતો હતો કેટલું બધું આપણને જાણવા મળ્યું એમના એક સાધારણ વાર્તાલાપની અંદર ગુણાદિતાનંદ સ્વામીએ આને હજી એક આધ્યાત્મિક દ્રષ્ટિએ આગળ લઈ જઈને એક બીજી વાત કરી છે એમણે કીધું કે જે સત્પુરુષ હોય કે જેની અંદર આવા ગુણો છે આપણે જે ગુણો બુદ્ધિમાં માનીએ છીએ એ એમણે જીવનમાં આત્મસાત કર્યા છે એવા જે સત્પુરુષ છે ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે એવા જે પુરુષ છે એના આપણે દર્શન કરીએ તો આપણી આંખના પાપ બળી જાય એમની વાતો સાંભળીએ તો આપણા કાનના પાપ બળી જાય અને એમને મનમાં સંભાળીએ તો આપણા મનના પાપ બળી જાય અત્યારે આપણે એ કરવા બેઠા છીએ હવે પછીની જે પ્રક્રિયા છે એ આપણા આંખના કાનના મનના પાપ બાળવાની બહુ જ મોટી પ્રક્રિયા એમાંથી આપણે પસાર થવાના છીએ આપણે સ્વામીશ્રી સાથે મનથી જોડાવાના છીએ ગુરુ એ બહુ જ મોટો શબ્દ છે ભારતીય સંસ્કૃતિની અંદર ગુરુની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી જીવન અધૂરું કહેવાય એ પણ આપણા શાસ્ત્રોએ આપણને સમજાવ્યું અને સાચા ગુરુ પ્રાપ્ત થયા પછી એમનું કઈ રીતે સેવન કરવું એના પણ અત્યંત આદર્શ ઉદાહરણો આપણી સંસ્કૃતિમાં છે વિશ્વમાં કદાચ ક્યાંય બીજે ન મળે એવા પણ એમાં સ્વામીએ સમજાવ્યું છે ગુણાતીદાન સ્વામીએ કે જેવા ગુરુ મળે એવું શિષ્યનું ઘડતર થાય છે એ પણ વાસ્તવિકતા છે આજથી લગભગ બાર તેર વર્ષ પહેલાનો પ્રસંગ છે સારંગપુરની અંદર આપણે ત્યાં ગૌશાળાની અંદર એક માણસ કામ કરતો હતો એનું નામ હતું મેલો હવે જેવા નામ હતા એવા જ બિચારાના ગુણ હતા એ લગભગ કોક દાડો નાતો હોય તો નાતો હોય પણ ભજન બહુ સારા ગાતો સાંજે જ્યારે અમારી સંતોની સભા થાય અહીંયા શયન આરતી પછી એમાં ક્યારેક ભજન ગાવા આવે ને બહુ જ ઊંચા સાથે સરસ હલકથી ભજનો ગાતો હવે એકવાર એવું થયું કે મેલો છે ક્યાંક જતો રહ્યો ક્યાં ગયો કોઈને કંઈ ખબર પડી નહીં પંઢરપુરની અંદર આપણે ત્યાં ગૌશાળાની અંદર એક માણસ કામ કરતો હતો એનું નામ હતું મેલો હવે જેવા નામ હતા એવા જ બિચારાના ગુણ હતા એ લગભગ કોક દાડો નાતો હોય તો નાતો હોય મોટી દાઢી હતી માથે જટા હતી રુદ્રાક્ષની માળા હતી અને એ આપણું જે મુખ્ય ઓફિસ છે ત્યાં આગળ આવ્યા એટલે એ વખતે આપણા ઘનશ્યામ પ્રકાશ સ્વામી છે આપણો બગીચો અત્યારે સંભાળે છે બેઠા હતા ત્યાં તો પેલા મહાત્મા આવ્યા એટલે એકદમ ઘનશ્યામ પ્રકાશ સ્વામી ઊભા થઈ ગયા અને એકદમ જે સ્વામિનારાયણ કીધા પછી પેલા મહાત્મા બોલા કે સ્વામી તમે મને ઓળખ્યો કે તમારી ઓળખાણ ના પડી કે લો સાહેબ મને ન ઓળખે હું મેલો તો તારે આ શું છે બધું એ કે બસ સ્વામી હવે મારો આશ્રમ ચાલે છે અને આ બધા મારા શિષ્યો છે એને હું યાત્રા કરવા નીકળ્યો છું ઘનશ્યામ પ્રકાશ સ્વામીએ એની દાઢી પકડી એ કે આ શું તે ધંધો માંડ્યો કે સ્વામી રેવા દો હવે તો હું ગુરુ છું હવે આવું ન કરાય આટલું સહેલું છે આ દુનિયાની અંદર હા દુનિયા ઝુકતી હૈ ઝુકાને વાલા ચાહીએ એવું ન સમજી લેવું પ્રમુખ સાંઈ મહારાજ વર્ષો પહેલા સારંગપુરમાં હતા અને એ વખતનો પ્રસંગ છે સંતોની ડિબેટ હતી અને એ વખતે ડિબેટનો વિષય એ હતો કે આધ્યાત્મિક માર્ગમાં બુદ્ધિની જરૂર છે કે નહીં બંને બાજુ બુદ્ધિશાળી સંતો હતા જબરજસ્ત તર્ક વિતર્ક કરી શકે હતા એક ગ્રુપને એવું સાબિત કરવાનું તો આધ્યાત્મિક માર્ગમાં બુદ્ધિની જરૂર છે કારણ કે આ કાંઈ મૂર્ખાઓનો માર્ગ નથી આ તો મોટામાં મોટો માર્ગ છે અને શ્રીજી મહારાજે વચનામૃત પંચાળા પહેલામાં કીધું અમને બુદ્ધિવાળો ગમે છે આ બુદ્ધિનો માર્ગ છે બીજો ગ્રુપ તો એને એવું સાબિત કરવાનું હતું કે આધ્યાત્મિક માર્ગમાં બુદ્ધિની જરૂર છે જ નહીં આ તો શ્રદ્ધાનો માર્ગ છે શબરી ક્યાં બુદ્ધિશાળી હતી નાથ ભક્ત ક્યાં બુદ્ધિશાળી હતા બંને ગ્રુપ જોરદાર ચર્ચા બંને બાજુથી થઈ કલાક દોઢ કલાક સુધી અને છેલ્લે કન્ક્લુઝન પ્રમુખ સ્વામી મહારાજને સોંપવામાં આવ્યું કે આપ હવે નિર્ણય આપો આધ્યાત્મિક માર્ગમાં બુદ્ધિની જરૂર છે કે નહીં સ્વામીશ્રીએ માઇક હાથમાં લીધું અને એક જ વાક્યમાં સ્વામીશ્રીએ કન્ક્લુઝન આપ્યું બાપા કે કે જ્યાં સુધી સાચા સંત ન મળે ત્યાં સુધી બુદ્ધિનો ઉપયોગ કરો અને એક વખત જીવનમાં સાચા ગુરુ સાચા સંત મળી જાય પછી બુદ્ધિને બંધ કરી દેવાની પછી એ જેમ કે છે ને એમ કરવાનું પછી વિશ્વાસ પહેલાં એટલા માટે બુદ્ધિ વાપરવાની કારણ કે આપણે જોવાનું છે ગમે તે ભરાવાનું નથી એટલા માટે પણ એકવાર આપણને વિશ્વાસ આવી જાય સાચા સન છે પછી તું દિન કહે તો દિન અને રાત કહે તો રાત આધ્યાત્મિક માર્ગ છે તો આપણે વાત કરતા હતા કે જીવનની અંદર ઉત્કૃષ્ટ ગુણો આપણા જીવનમાં પ્રાપ્ત થાય એના માટેનું મોટામાં મોટું સાધન જો ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીતાન સ્વામી બતાવ્યું તો એ છે એવા સાચા સંતને શોધી લેવા આજે આપણે એ સમજવાના છીએ કે જે ગુરુના શરણમાં આપણે બેઠા છીએ પ્રમુખ સ્વામી મહારાજ એ કેવા છે તો ત્રણ વાક્ય આપણે યાદ રાખવાના છે કે વિશ્વના સૌથી વધુ પ્યોર સૌથી વધુ સમર્થ અને સૌથી વધુ ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિવાળા ગુરુના ચરણોમાં આપણે બેઠા છીએ સૌથી વધુ પ્યોર પ્યોરિટી છે ને હમણાં સાહેબે બહુ સરસ વાત કરી વ્યક્તિત્વ પ્રભાવ પડે છે ને એ એમની પ્યોરિટીનો પ્રભાવ છે સ્વામીશ્રી કાંઈ આમ છાપ પાડી દેવા માટે કોઈ દિવસ છટાદાર વાક્યો બોલતા હોય છાપ પાડી દેવા માટે એવી હેરસ્ટાઇલ રાખતા હોય છાપ પાડી દેવા માટે સ્વામીશ્રી એવા શૂઝ પહેરતા હોય એ પોતે સહજ છે અને બધાના ઉપર પ્રભાવ પડે છે એમના વ્યક્તિત્વનો આજથી ચાર પાંચ વર્ષ પહેલાનો પ્રસંગ છે સ્વામીશ્રી અમદાવાદની અંદર હતા અને એ વખતે મુલાકાતો ચાલુ હતી અને એ વખતે એક ભાઈ સ્વામીશ્રીના દર્શન કરવા માટે આવ્યા અને પહેલી જ વખત બાપા પાસે આવતા હતા એમણે પોતે સ્વામીશ્રીને કીધું કે સ્વામી હું ટ્રેનની અંદર ટીસી તરીકે નોકરી કરું છું અને અમદાવાદથી મુંબઈ સુધીની મારી ડ્યુટી હોય છે હું પહેલી જ વાર આપની પાસે આજે આવ્યો છું અને મારે કંઠી પહેરવી છે આપના આશીષ આશ્રિત થવું છે સ્વામીશ્રીમાં વર્તમાન ધરાવ્યા પછી એ ભાઈએ સામેથી કીધું કે સ્વામીશ્રી હું આપની પાસે કેવી રીતે આવ્યો એની વાત હું તમને કહું અને પછી પોતે બોલ્યા કે હું કાયમ માટે આવી રીતે અપડાઉન કરું છું એની અંદર ઘણા બધા લોકો એવા હોય છે કે જે રોજ ટ્રાવેલિંગ કરતા હોય રોજ અપડાઉન કરતા હોય નોકરી માટે અને એ લોકોની જગ્યા પણ ફિક્સ્ડ હોય અને કાયમ માટે અમારે પણ એ લોકો સાથે ઓળખાણ થયેલી હોય તો એકવાર એવું થયું કે કમ્પાર્ટમેન્ટ પાસે હું ઊભો હતો અને ત્યાં જે સાત આઠ જણ બેઠા હતા એ બધા અંદરો અંદર ગપ્પા મારતા હતા વાતનો વિષય હતો આજના આપણા ધર્મગુરુઓ અને આ બધા કેવા હતા ટાઈમ પાસ કરવા માટે બેઠા હતા અને બધા જ ટીકાખોર હતા અને ધર્મગુરુની વાત નીકળે એટલે એક ધર્મગુરુનું નામ નીકળે એટલે એક જણાનો નેગેટિવ પોઈન્ટ બોલે પછી બીજો બોલે પછી ત્રીજો બોલે ચોથો બોલે પાંચ છ મિનિટમાં તો એનું ફીંડલું વાળીને મૂકી દે પછી બીજા ધર્મગુરુની વાત નીકળે ત્રીજાની નીકળે ચોથાની વાત નીકળે આવી રીતે બધી નિંદાની વાતો ચાલતી હતી અને હું ત્યાં ઉભો સાંભળતો હતો એમાં અચાનક કોકના મોઢેથી આપની વાત નીકળી કે પ્રમુખ સમય પણ મોટા ગુરુ છે અને એ વખતે હું ત્યાં સાંભળતો હતો મેં જોયું કે તમારું નામ નીકળ્યું ને બધા શાંત થઈ ગયા કોઈ એક શબ્દ ન બોલે સાયલેન્સ બધા એમ કે ના એમનું તો કેવું પડે એમાં તો કંઈ કહેવા જેવું નથી એ તો ખરેખર મહાન સંત છે વિચારવા જેવું છે કે જે લોકો ટાઈમ પાસ કરવા માટે નિંદા કરે છે એ લોકોને પણ એમાંથી એક નેગેટિવ પોઈન્ટ ન મળ્યો ત્યારે મને લાગ્યું કે આવા સારા ગુરુ મને ક્યાં મળશે એટલે હું આપની પાસે આવ્યો છું અને એમને સ્વામીશ્રી પાસે કંઠી ધારણ કરેલી પણ પ્યોરિટી આજે વિશ્વનું પ્રમાણ કરે છે બાપાના જીવનમાં જે છે એ જીવન જીવ્યા છે સ્વામીશ્રીના જીવનમાં પરચાઓ અનંત બનાવે છે પણ પણ એ એમની વિશેષતા નથી એમની વિશેષતા એમનું જીવન છે થોડા વર્ષો પહેલા સારંગપુરની અંદર સંતોની એક સ્પેશિયલ સભા હતી અને સભાની અંદર વિવેક સાગર સ્વામીનો ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યો હતો આપણે સૌ જાણીએ છીએ વિવેક સાગર સ્વામી બહુ જ વિદ્વાન સંત છે ઓગણીસો એકસઠની સાલથી પોતે દીક્ષા લીધી એન્જિનિયર થયા પછી ત્યારથી પોતે ખૂબ ઉચ્ચ અભ્યાસ કરીને પછી એકોતેરની સાલથી સ્વામીજીની સાથે વિચરણ કરે છે દેશ પરદેશમાંના વ્યાખ્યાનો ખૂબ વખણાયા છે વિવેક સાગર સ્વામી એમનો ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યો હતો સંતોની સભામાં અને એમાં ઇન્સ્ટન્ટ પ્રશ્ન પૂછવામાં આવતા હમણાં જેમણે સાહેબને પૂછતા હતા ને એવી રીતે એવું નહીં કે અગાઉથી તૈયાર કરીને આવ્યા હોય ને આપણે પ્રશ્ન પૂછીએ એવું નહીં એમાં એક પ્રશ્ન એમને એવો પૂછવામાં આવ્યો કે તમે છેલ્લા પાંત્રીસ વર્ષથી સ્વામીશ્રીની સાથે ફરો છો રાત દિવસ ભેગા ને ભેગા જ છો અને જ્યાં જાઓ ત્યાં તમારે લગભગ એકની એક કથા વાર્તા કરવાની થાય છે સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં તમારા જેટલા પ્રવચનો કોઈ એને કર્યા હોય એટલા બધા પ્રવચનો તમે કર્યા છે પણ અમે જોયું છે કે તમને ક્યારેય કંટાળો નથી આવતો એક વ્યક્તિ હોય તોય તમે એટલા ઉત્સાહથી વાસ કરો અને એક લાખ માણસ હોય તો પણ એટલા ઉત્સાહથી આપ કલાકો સુધી સ્વામીશ્રીના મહિમાની વાતો કરો છો તમને ક્યારે કંટાળો આવતો નથી અમે જોયું છે અને બીજું અમે એ જોયું છે કે તમે તો રાત દિવસ ભેગા ને ભેગા જ છો છતાં પણ ગુરુના દર્શન માટે સ્વામીશ્રીના દર્શન માટે આપ દોડી દોડીને પહોંચી જાઓ છો પાંચ મિનિટ માટે પણ સ્વામીશ્રીના દર્શન થતા હોય તો આપ વીસ વીસ મિનિટ માટે વેઇટ કરો છો એ દર્શન માટે તો અમને એમ થાય છે કે આટલું બધું આકર્ષણ તમને કેમ રહે છે આટલા વર્ષો પછી પણ એ વખતે વિવેક સાગર સ્વામી પોતે આમ સહજ ભાવે અંતરથી બોલેલા એમણે કીધું કે મને બે વસ્તુ બરાબર સમજાઈ ગઈ છે એક વસ્તુ તો એ સમજાઈ ગઈ છે કે શ્રીજી મહારાજ એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે સાક્ષાત ભગવાન છે એ વાત મને બરાબર સમજાઈ ગઈ છે અને બીજી વાત એ સમજાઈ ગઈ છે કે પ્રમુખ સ્વામી જેવા પ્યોર સાધુ આ વિશ્વના પટ પર બીજા કોઈ નથી એ મને દ્રઢ સમજાઈ ગયું છે આ આ એનું આકર્ષણ છે આ કોઈ બહારની વ્યક્તિ વાત નથી કરતી કે સાહેબ સારું લગાડવા માટે પ્રવચનમાં વાત કરતા એવું નથી છેલ્લા પાંત્રીસ વર્ષથી ભેગા રહ્યા પછી એક બુદ્ધિમાન વ્યક્તિના હૃદયમાંથી આ ઉદ્ગારો નીકળે છે એમને પ્યોરિટી જોઈ છે આધ્યાત્મિક માર્ગે ચાલ્યા પછી એમણે સ્વામીશ્રીનું જીવન જોયું છે આટલો પણ ડાઘ એમણે જોયો હોત ને બાપાના જીવનમાં આ ઉદ્ગાર નીકળે જ નહીં પણ એવા મહાન સંતોના હૃદય પર એમની છાપ પડી છે જે આપણે ચિદાનંદ સ્વામી જેવા મહાન સંત છે આપણે ઓળખીએ છીએ કે ઋષિકેશની અંદર રહી અને એમણે જે સાધના કરી છે સાચા અર્થની અંદર સ્વામી શ્રી પોતે ચિદાનંદ સ્વામી માટે બોલેલા કે ચિદાનંદ સ્વામી ખરેખર આ નિર્મળ સંત છે એ ચિદાનંદ સ્વામી ઓગણીસો સત્યાસીની સાલમાં જ્યારે સ્વામીશ્રી ત્યાં આગળ પધાર્યા ઋષિકેશની અંદર અને એ વખતે એમણે કીધેલું પોતાના શિષ્યોને વાત કરેલી જે હજારો શિષ્યો શિવાનંદ સ્વામીની શતાબ્દી મહોત્સવ ચાલતો હતો એમાં બધા ભેગા થયા હતા એમણે કીધું આજે આપણે ત્યાં એવા સંત પધાર્યા છે એમણે કીધું કે એની અંદર ગંગા યમુના સરસ્વતી બધી જ પવિત્ર નદીઓ આજે આપણે ત્યાં આવી ગઈ આજે બદ્રીનાથ કેદારનાથ વગેરે જેટલા કાંઈ વિશ્વમાં તીર્થધામો છે એ બધા જ આપણે ત્યાં આવી ગયા છે અને પછી બોલ્યા કે જેણે આ પુરુષના દર્શન કર્યા છે ચિદાનંદ સ્વામી બોલે છે એમણે સાક્ષાત ભગવાનના દર્શન કર્યા છે હું ઇમોશનલ બનીને વાત નથી કરતો હું પ્રામાણિકતાથી બોલું છું આના હૃદયના ઉદ્ગારો છે સિકંદરાબાદની અંદર એક બહુ પ્રતિષ્ઠિત બિઝનેસમેન છે એનું નામ છે જીવરામભાઈ સારા મોટા કોન્ટ્રાક્ટર છે અને મૂળ તો ખરા મુમુક્ષુ છે વર્ષો સુધી એમણે ડોંગરેજી મહારાજના અંગત શિષ્ય તરીકે બહુ જ સારી રીતે એમનો સત્સંગ કરેલો એમની સેવા કરેલી ડોંગરેજી મહારાજની અંતિમ અવસ્થા હતી અને એ વખતે પોતે ત્યાં હાજર હતા અને ત્યારે એમણે ડોંગરેજી મહારાજને પૂછ્યું જીવરામભાઈએ કે આપ તો હવે ભગવાનના ધામમાં જશો પણ આપ ગયા પછી અમારું શું થશે એ વખતે ડોંગરેજી મહારાજે જીવરામભાઈને કીધેલું કે આ કળીકાળમાં સમાગમ કરવા જેવા સત્પુરુષ એકમાત્ર પ્રમુખ સાહેબ મહારાજ છે એમની પાસે જજો જીવરામભાઈને ત્યાં આજે આપણી સભા થાય છે સંનિષ્ઠ સત્સંગી છે પણ આવા જે મહાન સંતોના હૃદયના ઉદ્ગાર છે સારંગપુરની અંદર એક એવા મહાન સંત હતા પૂજ્ય સંત સ્વામી આપનામાંથી તો લગભગ બહુ ઓછા એમના દર્શન કર્યા હશે ઓગણીસો ને ત્રાણુંની સાલમાં એ પોતે ધામમાં પધાર્યા પણ સંત સ્વામી શાસ્ત્રીજી મહારાજના વખતના સંત હતા અને પ્રમુખ સ્વામી મહારાજ કરતા ઉંમરમાં પંદરેક વર્ષ મોટા પણ એટલા પ્યોર સાધુ સંત સ્વામી માટે એવું કહી શકાય જે સંતો વર્ષો સુધી એમની સાથે રહીને તૈયાર થયા છે સંત સ્વામી માટે એવું કહી શકાય કે વચનામૃતની અંદર તમે જેટલા આત્મજ્ઞાની પુરુષના વૈરાગ્યવાન પુરુષના જેટલા લક્ષણો વચનામૃતમાં દેખાય ને એ બધા તમે સંત અંદર જોઈ શકો આટલું શુદ્ધ અને નિર્મળ સંત જીવન અને વિશેષતા તો એ વાતની હતી સંત સ્વામી એટલે સિંહ જેવા પુરુષ એ કોઈ દિવસ કોઈની મોબતમાં લેવાય નહીં કોઈની ઇમ્પ્રેશનમાં આવે નહીં ગમે એવો મોટો માણસ હોય સંત પાસે કોઈ એમના ખોટા વખાણે ન કરી શકે સંત પાસે કોઈ મસ્કા ન મારી શકે એ સંત વ્યક્તિત્વ હતું પણ એમને પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે જે આદર હતો જ્યારે બંનેનું મિલન થતું ત્યારે ઘણા બધા સંતોએ દર્શન કરેલા છે સંત સ્વામી એ સ્વામીશ્રીને દંડવત પ્રણામ કરતા સ્વામીશ્રી સંત સ્વામીને દંડવત પ્રણામ કરતા અને બંને કાયમ ભેટતા એ અલૌકિક મિલન હતું ઓગણીસો ને ત્રાણુંની બાણુંની સાલમાં એમને હાર્ટ એટેક આવ્યો સંત સ્વામીને અને એ વખતે સ્વામીશ્રી પોતે દક્ષિણ ગુજરાતના વિચરણની અંદર હતા વ્યારા તરફ સ્વામીશ્રીને ખબર પડે એટલે બધા જ કાર્યક્રમો છોડીને બાબા સીધા જ સારંગપુર પધાર્યા અને સંત સ્વામી પોતે બેડ ઉપર હતા સૂતા હતા સ્વામીશ્રી પોતે અંદર પ્રવેશ કર્યો અને સંત સ્વામીની દ્રષ્ટિ કઈ અદભુત મિલન હતું સંત સ્વામી ઊભા થઈ શકે એમ હતા નહીં સ્વામીશ્રીએ દંડવત પ્રણામ કર્યા સંત સ્વામીને અને એકદમ પગે લાગીને બાજુમાં બેઠા સંત સ્વામીએ સ્વામીશ્રીના હાથ હાથમાં લઈ લીધા અને પછી એ બંને વચ્ચેનો જે વાર્તાપલાપ હતો એ વખતે સંત સ્વામી જે બોલતા હતા આપણને ખ્યાલ આવે કે આ સાચા જ્ઞાની પુરુષ છે સામાન્ય કેવું થતું હોય છે આપણે જ્ઞાનની વાતો કરીએ પણ બીજાને ઉપદેશ આપવા માટે પણ આપણા જીવનમાં કંઈક તકલીફ આવે ને ત્યારે આપણું જ્ઞાન બધું ઓસરી જાય એ આટલી પીડાની અંદર સંત સ્વામી જે હંમેશા આત્મજ્ઞાનની વાત કરતા હતા ને એ જ ગોષ્ઠી પ્રમુખ સ્વામી મહારાજ સાથે કરવા માંડ્યા સંત સ્વામી સ્વામીશ્રીને કહે છે કે સ્વામી મારે તો કાંઈ દુઃખ નથી આ તો ટટ્ટુ દુબળા થયા છે અસવાર તો તાજા છે અને પછી સ્વામીને કહે કે સ્વામી મહારાજે પ્રથમના વીસમા વચનામાં કીધું છે કે જોનારો પોતે પોતાને જોતો નથી અને બાહ્ય દ્રષ્ટિએ બીજું બધું જોયા કરે છે એ અજ્ઞાનીમાં અજ્ઞાની છે ઘેલામાં ઘેલો છે મૂર્ખમાં મૂર્ખ છે નીચમાં નીચ છે આ બધું સંસ્વામી કાયમ બોલતા હતા એ વખતે પણ આ જ ઉદ્ગારો એમના નીકળ્યા અને પછી સંસ્વામી છેલ્લે કે સ્વામી મારે તો આમાંથી નીકળીને આમાં જવાનું છે દેહમાં રાખો તો એ ભલે અને લઈ જાવ તો એ ભલે આવી આત્મનિષ્ઠાવાળા સંત પાંચ દિવસ સુધી સ્વામી શ્રી રોજ એમને ત્યાં મળવા માટે જાય દિવસમાં બે ટાઈમ છેલ્લે દિવસે જ્યારે સંસ્વામીને સારું થવા માંડ્યું સંસ્વામીને બેઠા કર્યા એ વખતે સંસ્વામી અચાનક બોલવા માંડ્યા કે સંતો બધા આવો મારે વાત કરવી છે એટલે બધા સંતો એકદમ નજીક આવી ગયા અને એ વખતે સંસ્વામી કે કે આપણે શ્રીજી મહારાજની બસોમી જયંતિ ઉજવી ગુણાદિતાનંદ સ્વામીના બસો વર્ષ થાય એ જયંતિ પણ આપણે ઉજવી આપણે યોગીજી મહારાજની શતાબ્દી છે એનો ઉત્સવ હવે ઉજવવાના છીએ આ બધી વાત સંસારી પોતે બોલવા માંડ્યા સ્વગત રીતે આ એમનો છેલ્લો ઉપદેશ હતો અને છેલ્લે સંત બોલ્યા કે બધા પુરુષો અત્યારે આમનામાં પ્રગટ છે સ્વામી શ્રી સામે આંગળી ચિંતીન કે અત્યારે આમનામાં પ્રગટ છે આમને સેવી લેજો એમને રાજી કરી લેજો એમના થકી એકાંતિક ધર્મ સિદ્ધ કરી લેજો અને પછી બાપા સામુ જોઈને બોલ્યા સંત આ એમની સહજ ટેવ હતી એક એક ખોટું હોય તો પાછું આપજો એટલે સ્વામી કે ના બરાબર છે મુદ્દાની વાત તમે કરી પણ આ આટલા પ્યોર હૃદયમાંથી જે મહિમા આવે ને એ કઈ કોઈને દેખાડવા માટે ન હોય સંત એવું નહોતું કે સ્વામીનો મહિમા કે તમારો મહિમા વધે એમને ખોટા મસ્કા લગાડવાનું નહોતું પણ એમનું હૃદય કબૂલ કરતું હતું શાસ્ત્રીજી મહારાજના વખતથી સંત સ્વામી પ્રમુખ સ્વામી મહારાજને માનસીની અંદર દંડવત પ્રણામ કરતા હતા આ સ્વામીશ્રીની પ્યોરિટી છે આટલા શુદ્ધ હૃદયમાં એમને સ્થાન પ્રાપ્ત કર્યું હતું તો વિશ્વમાં અજોડ કક્ષાના શુદ્ધ પુરુષ છે એ આપણને પ્રાપ્ત થયા છે એમનું જીવન શુદ્ધ છે એમની ભાવનાઓ કેટલી નિર્મળ ને કેટલી ઉચ્ચ કક્ષાની છે આપણે જાણીએ છીએ કે બે હજાર બેની સાલમાં એક પ્રસંગ બન્યો જેનાથી આપણે બધા જ દુઃખી થઈ ગયા હતા એક પ્રકારનો ભૂકંપ કેવળ બીએપીએસ સંસ્થામાં નહીં કેવળ હિન્દુ સંપ્રદાયની અંદર કે ધર્મની અંદર નહીં સમગ્ર ભારતમાં નહીં વિશ્વની અંદર આની અસર થઈ હતી ટાઈમ સ્ક્વેર ઉપર ત્યાં ન્યુયોર્કની અંદર મુખ્ય જે સમાચાર દેખાતા હતા એની અંદર આ સમાચાર આવતા હતા કે ગાંધીનગરની અંદર આતંકવાદનો ભયંકર હુમલો થયો છે હિચકારો હુમલો જઘન્ય હુમલો વખોડવા યોગ્ય હુમલો અને આપણે જાણીએ છીએ આપણી સંસ્થાને એક સંત પણ એની અંદર પોતે ધામમાં પધાર્યા એ આખો હુમલો થયો અને બધાને આમ રૂવાડા ઊભા થાય એવો એ પ્રસંગ હતો સ્વામીશ્રી સારંગપુરમાં હતા આખો પ્રસંગ બન્યો અને સ્વામીશ્રીએ પોતે ભગવાનને પ્રાર્થના કરી અને બધા પગલાં ચાલુ કરી દીધા લેવાના જે સંતોને મોકલ્યા કાર્યકરોની બધી વ્યવસ્થા કરાવી પણ સ્વામીશ્રીએ બધાને શાંતિ રાખવાનું કીધેલું એ આખો પ્રસંગ પૂરો થયો સ્વામીશ્રી પોતે ગાંધીનગર પધાર્યા અને પહેલાં બાપા હોસ્પિટલની અંદર ગયા હોસ્પિટલની અંદર જે જે ઘાયલ લોકો હતા બધાને સ્વામીશ્રીએ આશીર્વાદ આપ્યા એક એકને મળીને પછી બાપા પોતે અક્ષરધામ સ્મારક ઉપર પહોંચ્યા દરવાજામાં એન્ટ્રી કરી બાપાએ અને પછી ત્યાર પછી બધા સંતો અને કાર્યકર્તાઓ તો સ્વામીશ્રીને ગાઈડ કરતા હતા કે સ્વામી અહીંથી આતંકવાદી પ્રવેશ કરેલો અહીં એ લોકોએ આડેધડ ગોળીબાર કર્યો અહીંથી એ લોકો મેઇન મોન્યુમેન્ટ તરફ ગયા મેઇન મોન્યુમેન્ટના દરવાજા બંધ થયા એટલે અહીંથી એ લોકો હોલ નંબર એકમાં પાછળથી અંદર ગયા અને ત્યાં એ લોકોએ આવી રીતે આડેધડ ગોળીબાર કરીને માણસોને માર્યા સ્વામીશ્રી બધે જ ફરતા હતા અને બધે જ્યાં જ્યાં લોકો મૃત્યુ પામ્યા હોય સ્વામીશ્રી ત્યાં પુષ્પો છાંટતા હતા અને એમનું કલ્યાણ થાય સદગતિ થાય એના માટે પ્રાર્થના કરતા હતા ફરતા ફરતા ફરતા સ્વામીશ્રીને છેલ્લે પછી લાવવામાં આવ્યા જ્યાં આગળ બુક સ્ટોલ પૂરો થતો હતો અને બગીચો શરૂ થતો ત્યાં આગળ લાવ્યા અને દૂરથી સ્વામીશ્રીને બધો કે સ્વામી પહેલું ઝાડ છે ને એ જગ્યાએ સવારે એ બંને આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા સ્વામીશ્રીએ સાંભળ્યું સ્વામી કે આપણે ત્યાં ચાલો બાપા ત્યાં આવ્યા સ્વામીશ્રીએ ત્યાં પુષ્પો છાટ્યા પાણી છાટ્યું અને સ્વામીએ ત્યાં પ્રાર્થના કરી બાપા કે આપણે પ્રાર્થના કરીએ કે એ બંને આતંકવાદીઓની પણ સદગતિ થાય આ ના થાય આ ન થાય નાટક કરે ને તોય ન થાય આપણને એમ થાય કે એવા નરકની અંદર જાય ને કે જ્યાં કોઈ ન ગયું હોય કોઈ દી બહાર જ ન નીકળે એવા સંકલ્પો આપણને આ પુરુષ હૃદય એટલું નિર્મળ છે પોતાનું ગમે તેટલું ખરાબ કરે ને એનું અહિત થાય એનો ક્યારેય વિચાર એમને આવ્યો નથી જો આ કક્ષાનો અહિત કરનારનો વિચાર ન આવ્યો તો એમને માટે ગાળો બોલે એમના માટે છાપામાં ગમે તેમ છાપે એના માટે ગમે એવી અફવાઓ ઉડાડે ગમે તેવી પત્રિકાઓ છાપે ગમે એવા પ્રવચનો કરે સ્વામીશ્રીના હૃદયની અંદર એનું અહિત થયો ક્યારેય વિચાર આવતો નથી જીવનમાં એક પણ ક્રિયા પુરુષે એવી કરી નથી કે કોઈનું અહિત થાય એક પણ શબ્દ એવો બોલ્યા નથી કે કોઈનું અહિત થાય એક પણ વિચાર એવો કર્યો નથી કે કોઈનું અહિત થાય આ એમનું શુદ્ધ અને અત્યંત નિર્મળ અંતઃકરણ છે સાડા છ અબજની વસ્તીમાં એનો જૂટો જડે એમ નથી આ એમની પ્યોરિટી છે વિશ્વના સૌથી વધુ પ્યોર પુરુષ આપણી પાસે છે બીજી વસ્તુ આખા વિશ્વના સૌથી વધુ સમર્થ પુરુષ આપણી પાસે છે સમર્થ નોર્સ્ટ્રોડોમસ આપણો મિત્ર હોય તો આપણને કેવી મજા આવે કારણ કે આપણને બધું જ કહી દે ભવિષ્ય વેચતા હતો આપણને એમ પણ કહી દે કે મારે બારમામાં કેટલા ટકા આવશે આપણને એમ પણ કહી દે કે મારે કોલેજમાં ક્યાં એડમિશન મળશે આપણને એમ પણ કહી દે કે કઈ જગ્યાએ તમારું લગ્ન થશે તમને બધા મનમાં વિચાર આવતા હોય આ બધું તમને કહી દે નોર્સ્ટ્રોડોમસ હોય તો તો એ આપણો મિત્ર હોય તો કેટલું સારું પડે પણ યાદ રાખવા જેવું છે નોર્સ્ટ્રોડોમસ છે ને એ આપણું ભવિષ્ય આપણને બતાવી શકે પણ બદલી શકે એમ કે નાપાસ થવાનો છો આપણે કે પેલી પાસ કરી દે ને તું એ મારાથી ના થાય એ તો જેમ થતું હોય એમ જ થાય એ સત્તા પ્રમુખ સ્વામી મહારાજ પાસે છે શ્રીજી મહારાજે ગરડા પ્રથમના અઠ્ઠાવનમાં વૈષ્ણવનો વાત કરી છે સત્પુરુષ છે પ્રારબ્ધ બદલી શકે સત્પુરુષ છે એ પૂર્વ સંસ્કારને બદલી શકે સત્પુરુષ છે એ આપણા અંતરના મલિન સ્વભાવોને ટાળી શકે રંકને રાજા કરી શકે બધું જ કરવાની શક્તિ છે એમની પાસે છે એ આપણી પાસે છે એમની પાસે સત્તા છે આપણા પ્રારબ્ધને બદલવાની આપણા પ્રારબ્ધને લખવાની મહારાષ્ટ્રમાં બારસી નામનો એક શહેર છે અને એની અંદર આપણે એક હરિભક્ત રહે છે મહારાષ્ટ્રીયન હરિભક્ત છે એનું નામ છે દિલીપ સિંદે એમના લગ્ન થયા પછી એમને ત્યાં પહેલું સંતાનનો જન્મ થવાનો હતો એટલે એમના ધર્મપત્ની છે પોતે પિયર ગયા હતા રિવાજ પ્રમાણે અને જ્યારે એમને ત્યાં દીકરાનો જન્મ થયો સિંધેને ખબર પડ્યા એટલે પોતે બારસીથી ત્યાં બાજુના ગામમાં જે એમના સસરા રહેતા હતા ત્યાં ગયા એમને ઘરે અને ત્યાં જઈને એમણે પોતાના જે દીકરા હતા એને એના માટે પેલું બધું લઈ ગયા હોય બધા એના માટે શું મીઠાઈઓ બધાને વેચવા માટે એ મીઠાઈઓ વેચી અને સાથે સાથે પોતે કંઠી લઈને ગયા એ કંઠી એમણે પોતે પહેલા જ દિવસે બાળકના ગળામાં પહેરાવી દીધી કીધું કે સંતો આવે ત્યારે વર્તમાન ધરાવશું પણ કંઠી તો આજે જ પહેરાવી દેવી છે એટલે નિષ્ઠા એના અંતરમાં હવે એ તો પોતે પાછા આવી ગયા આ બાજુ છઠ્ઠીનો દિવસ આવ્યો અને છઠ્ઠીના દિવસે એવો રિવાજ હોય છે કે બાળકના લેખ લખવા માટે વિધાતા પોતે આવે છે દિવસે એટલે રિવાજ પ્રમાણે એ દિવસે જ્યારે આ બધા ઘરડા લોકો ઘરમાં હોય ને બધા રિવાજ ખબર હોય એ લોકો શું કરે રાત્રે સુવડાવતી વખતે એક કાગળ મૂકે પેન મૂકે અને પછી સુવડાવતી વખતે બાળકના શરીર પર કોઈ વસ્ત્ર કે ઘરેણા રાખે નહીં એવી રીતે કરવાનું હોય એ દિવસે રાત્રે પેલા બાળકને સુવડાવ્યો ત્યારે એ છોકરીના જે નાની માં હતા એટલે કે સિંધેના જે સાસુ હતા એ ડોશીમાએ શું કર્યું બાળકના ગળામાંથી કંઠી પણ કાઢી લીધી કારણ કે આજે કંઈ રખાય નહીં એમ કરીને રાત્રે સુડાવી દીધો અડધી રાત્રે એમને એક સંતે દર્શન આપ્યા એ કે ઓળખતી નહોતી કોણ સંત છે એટલે એકદમ એમણે આમ તેજ તેજ જોયું સંત જોયા નમસ્કાર કર્યા કે કોણ છો આપ એ સંતે વાત કરી કે તે આ બાળકના ગળામાંથી કંઠી કેમ કાઢી લીધી પેલા માજીએ કીધું કે આજે છઠ્ઠીનો દિવસ છે અને વિધાતા લેખ લખવા માટે આવે એટલે મેં કંઠી કાઢી લીધી એ સંત એવું બોલ્યા કે અમારા જે ભક્ત છે ને એના લેખ વિધાતા નથી લખતા અમે લખીએ છીએ કંઠી પાછી પહેરાવી દે એ બાઈએ ઊભા થઈને કંઠી પાછી પહેરાવી દીધી સવારે સિંધે ત્યાં આગળ મળવા માટે ગયા હતા અને માજીએ વાત કરી કે કાલે રાત્રે આવો પ્રસંગ પડી ગયો મને એક સંતે દર્શન આપ્યા હતા આખો પ્રસંગ સાંભળ્યો અને દિલીપભાઈ પોતાના ખિસ્સામાંથી એક પોકેટ કેલેન્ડર કાઢ્યું એમાં પ્રમુખ સાંઈ મહારાજનો ફોટોગ્રાફ હતો કે આ હતા કે આ જ સંતે મને કીધું કે અમારા ભક્તના લેખ અમે લખીએ છીએ આપણું ભવિષ્ય શ્રીજી આ વાત યોગી બાપાએ કરી છે કે ગીતાની અંદર એ કહે છે કે જીવને એના કર્મનું ફળ કોણ આપે છે અક્ષરધામમાંથી આવેલા સત્પુરુષ છે એ જ જીવને એના કર્મનું ફળ આપે છે એ શક્તિ એની અંદર છે એ આખા વિશ્વમાં એક જ છે અજોડ છે આપણી પાસે છે જે આપણા પ્રારબ્ધને બદલી શકે વડોદરાની અંદર સ્વામીશ્રી હતા અને એ વખતે ત્યાં આપણે એક હરિભક્ત છે જશભાઈ પટેલ અત્યારે તો પોતે ધામમાં ગયા એમના દીકરા જીજે પટેલ અત્યારે ન્યુયોર્કની અંદર રહે છે તો પ્રમુખ સાહેબ મારે ત્યાં પધરામણી કરવા માટે ગયા હતા અને એ વખતે જશભાઈએ વાત કરી કે બાપા અમારે ઘરની અંદર આ બધું રિનોવેશન કરવાનું છે એમાં ઝાડ બે કાપવાના છે તો આપ એને વર્તમાન ધરાવો કે જેથી એ ઝાડનો સત્સંગમાં જન્મ આવે એટલે સ્વામીશ્રી પોતે નીકળતા નીકળતા બંને ઝાડ ઉપર પાણી છાંટ્યું અને સંકલ્પ કર્યો વર્તમાન ધરાવ્યા અને ધૂન કરી સ્વામી કે સત્સંગમાં જન્મ ધારણ કરજો એ વખતે સંતો સાથે હતા એટલે એમણે કીધું કે બાપા સત્સંગમાં પણ કોને ઘરે મોકલશો એટલે સ્વામી સામું જોઈ રહ્યા કારણ કે ઘણા બધા હરિભક્તોની એપ્લિકેશન હોય ને લાઈનમાં કે સંતાન ના હોય એટલે કીધું બાપાને કહેવા કે કોને ત્યાં એટલે સંતોએ યાદ કર્યું કે બાપા આપણે કમલેશભાઈ પટવાને ત્યાં કોઈ સંતાન નથી સ્વામી કે એક એને ત્યાં જશે અને કીધું કે બાપા પેલા આપણા ઉન્મેશભાઈ છે એને ત્યાં પણ કોઈ નથી સ્વામી કે એને ત્યાં એક જશે બરાબર એક વર્ષ પછી બંને ત્યાં સંતાનનો જન્મ થયો કમલેશભાઈ પટવાનો દીકરો છે એનું નામ છે ઘનશ્યામ અને ઉન્મેશભાઈનો દીકરો છે આર્ષ તો આ પુરુષ એ છે કે કયા જીવને ક્યાંથી ક્યાં મોકલવા એ વ્યવસ્થા એમના હાથની અંદર છે એ આખા વિશ્વમાં બીજા કોઈની પાસે નથી એ ભગવાનના અખંડ ધારક સંતની સત્તા છે એ આખા વિશ્વમાં એક છે અને એમનો એક બહુ જ મોટું સામર્થ્ય હોય તો કયું છે આપણે બધી ઇન્સ્યોરન્સ કઢાવીએ છીએ ને મકાનનો ઇન્સ્યોરન્સ ગાડીનો ઇન્સ્યોરન્સ હેલ્થનો ઇન્સ્યોરન્સ એમ એક લાઈફનો ઇન્સ્યોરન્સ હોય છે ખબર છે ને જીવન વીમો એ જીવન વીમો આપણને શું કહે છે કે તમે જો મરી જશો ને તો તમારા સંબંધીને અમે પચીસ લાખ રૂપિયા આપી દેશું આવી વીમા કંપનીઓ તો બહુ છે કે આપણે મરી જઈએ પછી આપણી પાછળવાળાને પચીસ લાખ રૂપિયા આપે પણ એવી વીમા કંપની આખા વિશ્વમાં કોઈ છે કે આપણે મરી જઈએ પછી આપણો હાથ પકડે એવી વીમા કંપની આ એક જ છે મારા જનને અંતકાળે જરૂર તેડવા આવવું બિરુદ મારું એના બદલે સર્વે જનને જણાવું શ્રીજી મહારાજનું આ વચન છે અંતકાળે મારા જનને હું જરૂર લેવા માટે આવું છું આજે સ્વામીશ્રી આવે છે કેટલા બધા હરિભક્તોના અનુભવ છે બે વર્ષ પહેલા સ્વામીશ્રી શ્રી ગોંડાલની અંદર હતા એ વખતે નિર્મળસિંહ રાણા છે આપણા બહુ સંનિષ્ઠ હરિભક્ત એમના માતુશ્રી ધામમાં ગયા એ નિમિત્તે ત્યાં પારાયણ હતી અને એ સ્વામીશ્રીને મળવા માટે આવ્યા જૂનો પરિવાર દાજી બાપાનો સ્વામીશ્રી બધા આખા પરિવારને બહુ ઓળખે સારી રીતે એ વખતે નિર્મળસિંહ પોતે બોલ્યા એમણે કીધું સ્વામી આ સત્સંગની અંદર વાતો થાય છે કે મહારાજ અંતકાળે તેડવા માટે આવે છે મને આવી વાત ક્યારેય મનાતી નહોતી હું સાંભળતો હતો આ વાત મારા માનવામાં ક્યારે આવતી નહોતી પણ જ્યારે મારા ઘરમાં આ પ્રસંગ બન્યો ત્યારે મારું અંતર કબૂલ કરવા માંડ્યું મારા માતુશ્રી જ્યારે છેલ્લી અવસ્થામાં હતા ત્યારે મારો ભાઈ રાજેન્દ્ર બાજુમાં બેઠો હતો અને મારા માતુશ્રી પોતે બોલા કે સ્વામી બાપા આવ્યા છે ધામમાં લેવા માટે આવ્યા છે અને એમ વાત કરતા કરતા પોતે દેહ ત્યાગ કરીને જતા રહ્યા એ વખતે મને પ્રતીતિ થઈ કે અંતકાળે તમે લેવા માટે ઘરે ઘર આવો છો આ એમના આશીર્વાદ છે એમણે આપણને વચન આપેલું છે જે બીજા કોઈ આપી શકે એમ નથી અમેરિકાની અંદર એલન ટાઉન નામનું શહેર છે એક પેન્સિલ્વેનિયા સ્ટેટમાં અને ત્યાં એક આપણે હરિભક્ત છે અખુભાઈ કરીને એમના માતુશ્રીને ઓગણીસો ને ચોરાણુંની સાલમાં ઓવેરિયન કેન્સર થયું હતું એટલે ત્રીજા ગ્રેડમાં કેન્સર પહોંચી ગયું જીવે એવી શક્યતા હતી નહીં એમણે બાપાને ફોન કર્યો ત્યાંથી અને કીધું સ્વામીશ્રી પરિસ્થિતિ માતુશ્રીની બહુ ખરાબ છે અને ડૉક્ટર કહે છે કે જીવે એવી શક્યતા નથી સ્વામીશ્રીએ આશીર્વાદ આપ્યા બાપાએ કીધું કે ચિંતા ન કરશો સારું થઈ જશે પાંચ વર્ષ કંઈ નહીં થાય અને બાપાના આશીર્વાદ પ્રમાણે સારું થઈ ગયું હરતા ફરતા થઈ ગયા ખાતા પીતા થઈ ગયા સેવા કરવા જાય મંદિરે સત્સંગ કરે કોઈ પેઇન નહીં પાંચ વર્ષ પસાર થઈ ગયા નવ્વાણુંની સાલમાં ફરી વખત કેન્સરે ઉથલો માર્યો એ વખતે બાપાને ફોન કર્યો તો સ્વામીશ્રી એ વખતે કીધું કે હવે મહારાજ એમને ધામમાં લઈ જશે તમે એમને ઘરે લાવી અને એમની સેવા કરજો હોસ્પિટલમાં રાખવાની જરૂર નથી એમને ઘરે લાવી દીધા હોસ્પિટલમાંથી પેલો ત્યાંનો બેડ સ્પેશિયલ આવે છે જેને અનુકૂળ આવ્યો એ લઈ આવ્યા હતા એમાં એમને સુડાવતા હતા અને અકુબાઈ એમના ધર્મપત્ની અને અકુબાઈનો દીકરો વિરાજ એ ત્રણે આઠ આઠ કલાક સુધી સતત એમની સાથે ને સાથે રહેતા હતા સેવામાં હવે અકુબાઈના ધર્મપત્ની હતા એમને સત્સંગ નવો નવો એટલે એમને બહુ વિશ્વાસ ના આવે આવી બધી વાતમાં એટલે એમને પોતાના સાસુને કીધું હતું કે બાપાએ એમ કીધું છે કે તમને ભગવાન તેડી જશે તો જો તમને ભગવાન તેડવા માટે આવે તો કહેજો કે મને દર્શન આપે મારે જોવું છે કેવી રીતે તેડી જાય છે એટલે એમના માજીએ કીધું કે હારું હું કહીશ ભગવાનને આ બંને વાત એ બંને વચ્ચે વાત થયેલી હવે એ દરમિયાન એક વખત એવું થયું રાતના એક વાગ્યાનો સમય હતો ડોસીમાં સૂતા હતા બાજુની અંદર પેલા અકુબાઈના ધર્મપત્ની એ સ્વામિનારાયણ મહામંત્રની નોટ ભરતા હતા લખતા હતા એ વખતે કારણ કે મહામંત્ર શતાબ્દી મહોત્સવ આવતો હતો એટલે યોગ યજ્ઞના નિયમો પ્રમાણે એ લખતા હતા બાજુમાં બેઠા બેઠા સ્વામિનારાયણ સ્વામિનારાયણ અને અચાનક એક વાગે એમની નજર આમ ઉપર ગઈ અને એમને જોયું તો જે પલંગ પર એ માજીને સુડાવ્યા હતા એ પલંગની રેલિંગ પકડી અને પ્રમુખ સ્વામી મહારાજ પોતે સાક્ષાત ઉભા હતા અમને વિશ્વાસ ના આવ્યો આંખે જોવા છતાં પણ અમને વિશ્વાસ ના આવ્યો અમને થયું કે હું છે ને આ બધું મંત્ર લખું છું ને એટલે મને કંઈક આ ભ્રાંતિ થતી હશે એટલે પોતે ઊભા થયા બાથરૂમની અંદર મોઢું ધોવા ગયા અને ધોઈને પાછા આવ્યા તો સ્વામીશ્રી ખડખડાટ હસતા હતા ત્યાં ઊભા ઊભા એટલે એમને પ્રતીતિ કે હું જાગ્રત અવસ્થામાં છું અને બાપા પોતે અહીં આગળ સાક્ષાત બિરાજમાન છે એમનાથી રેવાયું ને એટલે એકદમ ઉપર દોડ્યા અકુભાઈને જગાડ્યા છોકરાને જગાડ્યો પછી એના બાપુજીને જગાડ્યા કીધું કે જલ્દી હાલો અત્યારે બાપા આવ્યા છે એકદમ બધા ઊભા થઈ દોડતા દોડતા નીચે આવ્યા અને એ વખતે એમના માતુશ્રી ધામમાં જતા રહ્યા આ દર્શન એ લોકોએ કર્યા મહારાજનને અંતકાળે જરૂર તેડવા આવું યાદ રાખજો જીવનમાં એક પ્રશ્ન એક વખત આપણા બધાના જીવનમાં આ પ્રસંગ આવવાનો છે આપણે લાખોપતિ બનીએ કરોડપતિ બનીએ આપણે કદાચ મિનિસ્ટર બનીએ પ્રાઇમ મિનિસ્ટર બનીએ કે ગમે તે બનીએ જીવનમાં એક વખત એવો આવવાનો છે જે વખતે આપણને આપણી ડિગ્રી કામ લાગવાની નથી એ વખતે આપણને આપણા પૈસા કામ લાગવાના નથી એ વખતે આપણા સગા સંબંધી કામ લાગવાના નથી બેંક બેલેન્સ કામ નહીં લાગે મોટર કામ નહીં લાગે બંગલો કામ નહીં લાગે મિત્રો કામ નહીં લાગે આવડત કામ નહીં લાગે આ શરીર પણ એ વખતે કામ નહીં લાગે એ વખતે આપણો હાથ પકડવા માટે આપણા ગુરુ ત્યાં આવીને ઊભા હશે આ ઇન્સ્યોરન્સ આપણી પાસે છે તમને એવું લાગે છે કે બિલ ગેટ્સ બહુ ભાગ્યશાળી છે પણ બિલ ગેટ્સ પાસે જે ઇન્સ્યોરન્સ નથી આપણી પાસે છે આપણને એમ કે ઓબામા બહુ ભાગ્યશાળી છે પણ આ તો કર્મનો સિદ્ધાંત છે પચાસ વર્ષ પછી કદાચ કૂતરું થઈને ફરતો હોય છે જ ને આ તો આ તો શાસ્ત્રોક્ત વાત છે પણ આપણને ગેરંટી છે કે પચાસ વર્ષ પછી સો વર્ષ પછી આજે બે હજાર ને નવની સાલ છે એકવીસો ને નવની સાલની અંદર આપણે અક્ષરધામમાં બેઠા બેઠા અનંત મહારાજનો સુખ ભોગવતા હશું સાડા છ અબજની વસ્તીમાં આ ગેરંટી આપણી પાસે જ છે કારણ કે આપણને એવા પુરુષ પ્રાપ્ત થયા છે એટલે દુનિયાના સૌથી વધુ સમર્થ પુરુષ એ આપણી પાસે છે અને ત્રીજી વાત આખી દુનિયામાં સૌથી ઊંચી આધ્યાત્મિક સ્થિતિવાળા પુરુષ આપણી પાસે છે જો દુનિયાની અંદર કથાકારોની ખોટ નથી દુનિયાની અંદર મહાત્માઓની ખોટ નથી ગુરુઓની ખોટ નથી સદગુરુઓની ખોટ નથી દુનિયામાં કરોડો અબજો ફરે છે પણ ઊંચામાં ઊંચી આધ્યાત્મિક સ્થિતિ શું છે ઊંચામાં ઊંચી આધ્યાત્મિક સ્થિતિ એ છે કે પ્રમુખ સ્વામી મહારાજ એ પોતે સ્વયં અક્ષર બ્રહ્મ છે એ એક જ છે અનંત કોટી બ્રહ્માંડમાં એક છે અને એ આપણી પાસે છે આ એમણે પોતે આપણને વાત કરેલી છે ઓગણીસો ને ચોર્યાસીની સાલમાં સ્વામીશ્રી પોતે જ્યારે અમેરિકાની યાત્રામાં હતા અને એ વખતે ડાયર્સબર્ગ નામનો એક શહેર ત્યાં બાપા એક મોટેલમાં પધરામણીએ બેઠા હતા અને એ વખતે એક ભાવિક એ સ્વામીશ્રીના દર્શન માટે આવ્યા સ્વામીશ્રી એમનો પરિચય પૂછ્યો એટલે ભાઈએ પોતાનો પરિચય આપ્યો કે સ્વામી મારું નામ ઇન્દ્રસિંહ છે અને હું ભારતમાં લીમડી ગામનો વતની છું અને છ મહિના પહેલાં જ હું અમેરિકા આવ્યો છું અને અહીં આવ્યો ત્યારે મેં બધા ગુજરાતના બધા તીર્થધામોના દર્શન કર્યા હતા હું સોમનાથ ગયો હતો દ્વારકા ગયો હતો બધા તીર્થધામોના દર્શન કરવા માટે ગયો હતો અને એ વખતે આપણા સંપ્રદાયનું જે મંદિર છે ગોંડલ ત્યાં પણ હું ગયો હતો અને ગોંડલમાં મેં અક્ષરદેરીના દર્શન કરેલા છે અક્ષરદેરીની વાત સાંભળીને સ્વામીશ્રીએ સામે બહારનો જ માણસ છે પણ જ્યારે મહારાજે વાત કરી છે જ્યારે ભગવાનને સંત આમ ભાવમાં આવી જાય ને ત્યારે એમનું સ્વરૂપ પ્રગટ થઈ જાય સ્વામીશ્રીએ ભાઈને જોઈને એકદમ બોલવા માંડ્યા સ્વામી કે ઇન્દ્રસિંહ તમે જે અક્ષર દેવીના દર્શન કરીને આવ્યા ને એ જ અક્ષર એ જ ગુણાતીતાનંદ સ્વામી અત્યારે તમારી સાથે વાતો કરે છે ગુણાદિતાનંદ સ્વામી કીધું છે કે હું ચિરંજીવી છું હું જવાનો નથી તમારા બધાના દેહ પડી જશે મારો દેહ પડવાનો નથી એ ગુણાદિતાનંદ સ્વામી આપણને વચન આપેલું છે એ ગુણાદિતાનંદ સ્વામી એ અક્ષરધામ અત્યારે આપણી સમક્ષ પ્રગટ છે સ્વામીશ્રી લોસ એન્જલસમાં હતા ચોર્યાસીની સાલમાં જ સામે ગોવિંદભાઈ બેઠા હતા અને સ્વામીશ્રી એકદમ કથામાં બોલ્યા સ્વામી કે કે ગોવિંદ અક્ષરધામ જોયું છે ગોવિંદભાઈ વઘાસિયા સ્વામીશ્રીના એકદમ હેતવાળા હરિભક્ત છે કે ગોવિંદે અક્ષરધામ જોયું છે એટલે એ પણ નિષ્ઠાવાળા હરિભક્ત કે બાપા સામે જ બેઠું છે ને સ્વામી કે બસ એટલું જ સમજવાનું છે ઉપર છે દેખાતું નથી ને સામે છે મનાતું નથી પણ મનાઈ જાય તો આપણે અક્ષરધામમાં જ બેઠા છીએ આ એમની ગેરંટી છે આખા વિશ્વમાં સૌથી મોટી આધ્યાત્મિક સ્થિતિ સ્વામીશ્રીની શું છે એમને રોમે રોમની અંદર ભગવાનને ધારણ કર્યા છે એ એમની ઊંચામાં ઊંચી આધ્યાત્મિક સ્થિતિ છે આની મોનોપોલી છે પરચા કેટલાક આપી શકે કેટલાક દીકરાએ આપી શકે મરેલાને જીવતાય કરી શકે કદાચ પણ ભગવાનને અખંડ રોમે રોમમાં ધારણ કરવા આ અક્ષર બ્રહ્મ સ્વરૂપ સંતની મોનોપોલી છે અને એ આપણે ગુરુની પાસે છે એ આપણી સાથે છે જે સ્વામીશ્રી પોતે સુકમુનિ સ્વામીને ઓગણીસો અઠ્યાસીની સાલમાં વાત કરેલી સ્વામી કે તારે ભગવાન જોવા છે એ કે હા જોવા છે સ્વામીએ એનો હાથ પકડી લીધો અને પોતાની પાસે એમનું માથું લાવી અને સ્વામી બોલ્યા કે એટલે જોઈ લે ભગવાનને અહીં સારંગપુરમાં સ્વામીશ્રી બોલેલા વિવેક સાગર સ્વામીએ મધ્યના આઠમા વચનામૃતનું નિરૂપણ પૂરું કર્યું અને સ્વામીશ્રી આશીર્વાદની અંદર બોલ્યા સ્વામી કે તમને કોઈ પણ વ્યક્તિ પૂછે જગતમાં કે તમે ભગવાનને જોયા છે તો બાપા કે કે તમે છાતી ઠોકીને કહેજો કે મેં ભગવાનને જોયા છે આ સ્વામીશ્રી બોલ્યા સ્વામી કે આપણે જોગી બાપાના દર્શન કર્યા એ ભગવાનના દર્શન છે સત્પુરુષની અંદર રોમે રોમમાં ભગવાન બિરાજમાન છે એ આપણી પાસે છે આ આપણી પ્રાપ્તિ છે પણ આપણને ઘણીવાર વિચાર શું આવે છે ખબર છે કે બાપા તો મોટા છે બરાબર પણ સ્વામી આપણને ક્યાં ઓળખે છે મને તો બાપા નામથી ઓળખતા પણ નથી અને સ્વામીશ્રી પાસે તો હવે જવાય ક્યાં મળે છે એ વાત બિલકુલ ખોટી છે સ્વામીશ્રી આપણને બધાને ઓળખે છે પર્સનલી એક એકને ઓળખે છે અને આ સાડા છ અબજની અંદર આપણા અત્યંત નિકટમાં નિકટના નિકટના મિત્ર કો કે સગા કોને તો એ સ્વામી બાપા છે એનાથી નિકટ બીજું કોઈ નથી કારણ કે બધું જાણે છે કેટલા બધા પ્રસંગોની અંદર અત્યારે પ્રસંગોનો સમય નથી પણ એ બધું જ જાણે છે આપણને આપણા વિશે ખબર નથી એટલી એમને ખબર છે અમેરિકાની અંદર એક પ્રસંગ બન્યો ત્યાંના રેનોલ્ડ વિલિયમ્સ નામના એક પ્રોફેસરે પોતે નોંધ કરેલો આ પ્રસંગ છે પ્રસંગ એવો બને છે કે સત્સંગી પરિવારની અંદર સંતાનનો જન્મ થાય છે એ બાળક પોતે થોડોક મોટો થાય છે ને એકદમ બીમાર પડે છે ગંભીર હાલતમાં થઈ જાય છે એમને હોસ્પિટલમાં દાખલ કરવો પડે છે અને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવો પડે છે પોતાની મેળે શ્વાસ પણ લઈ શકતો નથી એવી સ્થિતિ થઈ જાય છે ડૉક્ટર કહે છે કે આ સિરિયસ છે એ હરિભક્ત સ્વામીશ્રીને ફોન કરે છે સ્વામીશ્રીએ ફોનમાં એમને કહે છે કે તમે ચિંતા ન કરશો મશીનમાંથી સારું થઈ જશે અને હોસ્પિટલમાંથી પણ તમે ઘરે લઈ જઈ શકશો એવું સારું થઈ જશે મહારાજ સારું કરશે આટલું બોલી પછી બાપા આગળ બોલ્યા સ્વામી કહે કે થોડાક સમય પછી છોકરો ફરી બીમાર પડશે ફરી એને હોસ્પિટલમાં દાખલ કરવાનો થશે ફરી એને મશીન પર રાખવો પડશે અને પછી એ સાજો નહીં થાય પછી એ ધામમાં જશે બ્રહ્મોપનિષદની અંદર આ પ્રસંગ નોંધાયેલો છે તો એ વખતે પેલા હરિભક્ત કે કેમ બાબા આવું કહો છો તમે સ્વામી કે કે તમારે ત્યાં જે સંતાને જન્મ લીધો છે તે પૂર્વનો એક મુમુક્ષુ આત્મા છે અને એને થોડુંક બાકી હતું એને એવો સંકલ્પ હતો કે સત્સંગમાં જન્મ ધારણ કરવો એટલે તમારે ત્યાં એનો જન્મ થયો છે હવે એનો સંકલ્પ પૂરો થયો છે એટલે ભગવાનના ધામમાં જશે એક્ઝેક્ટલી એ છોકરો સાજો થઈ ગયો ઘરે લઈ ગયા થોડા દિવસ પછી ફરી માંદો પડ્યો ફરી હોસ્પિટલમાં દાખલ કર્યો અને પછી ફરી પાછો એ ધામમાં ગયો આ શું બતાવે છે આપણને આપણા વિશે કેટલી ખબર છે દાખલા તરીકે તમારી ઉંમર અઢાર વર્ષની છે તો તમને એમ કહેવામાં આવે કે તમે સત્તર વર્ષ પહેલા ક્યાં હતા તો તમે કહું રાજકોટમાં હતો પછી કહેવાય કે સત્તર વર્ષ ને ત્રણસો ને નવ્વાણું ત્રણસો ને ચોસઠ દિવસ પહેલા ક્યાં હતા તો તમે કહેશો કે રાજકોટની અંદર ફલાણી હોસ્પિટલમાં હતો પણ તમને એમ કહેવામાં આવે કે વીસ વર્ષ પહેલા ક્યાં હતા આપણી ઉંમર અઢાર વર્ષની હોય અને એમ પૂછે વીસ વર્ષ પહેલા ક્યાં હતા આપણને આપણી ખબર નથી ને એ એમને ખબર છે તો આપણા કરતાં વધારે જાણે છે કે નહીં આપણા વિશે આપણા કરતાં વધારે જાણે છે અને એ આપણા સૌથી નિકટના છે આપણા સંકલ્પોને જાણે છે એક યુવક એનું નામ મિતેશ પટેલ લંડનનો યુવક ત્યાં જ ઉછરીને જન્મીને મોટો થયેલો સત્સંગની અંદર આવતો થયો સ્વામી સાથે અત્યંત હેત થઈ ગયો અને બાપા સાથે પોતે વિચરણની અંદર જોડાયો તો ઓગણીસો ને અઠ્યાસીની સાલનો પ્રસંગ છે એ વખતે સ્વામીશ્રી પોતે લંડનની અંદર આપણે એક હરિભક્ત છે ડૉક્ટર જસુબેન કરીને ઉત્તર લંડન ઇંગ્લેન્ડની અંદર અને એમને ત્યાં બાપા એક દિવસ માટે પધાર્યા હતા સ્વામીશ્રીનો કાર્યક્રમ એવો હતો કે સભા કરીને સીધા બાપા પોતે ત્યાં બપોરે પહોંચવાના હતા હવે આ યુવક સ્ટાફની અંદર સેવા કરે એટલે એનો કાયમનો ક્રમ હોય એ પ્રમાણે પોતે વહેલા પહોંચી જાય ત્યાં અને ત્યાં પહોંચીને બધી વ્યવસ્થા કરી નાખે અમુક જે કરવાની હોય તે એ પોતે વહેલા પહોંચી કે બધી વ્યવસ્થા કરી નાખી બાપાને આવવાની રાહ જોવાતી હતી સ્વામીશ્રીનો ક્રમ એવો કે જ્યારે બહારથી આવે ભદ્રામણી કરીને અથવા સભામાંથી તો મોટા ભાગે જ્યારે પધારે ઉતારે તો પહેલાં પોતે બાથરૂમ કરવા માટે જાય અને લઘુ પાણી કરીને પછી સ્વામીશ્રી પોતે કાં તો આરામમાં જવાનું અથવા ભોજન માટે જવાનું તો આવે એટલે એ ક્રમ નિશ્ચિત જ હોય લગભગ દર વખતે એમ જ હોય આ દિવસે સ્વામીશ્રી પોતે બહારથી આવતા હતા આમ મિતેશને સ્વામીશ્રી સાથે આમ હેત સખાભાવ એટલે એમને કીધું કે આપણે છે ને કંઈક કરીએ હવે જે રૂમમાં બાપાનો બેડરૂમ હતો તે કેવો રૂમ હતો કે આમ પ્રવેશ કરીએ ને તો રૂમમાં કે બાથરૂમ દેખાય જ નહીં એટલે એમ જ લાગે કે આ રૂમ એટેચ બાથરૂમ વાળો રૂમ નથી એવું લાગે પણ હતો કારણ કે એવું હતું કે દિવાલની અંદર આમ એવી રીતે કાચ જોડી દીધા હતા કે તમને એવું લાગે કે આ તો દિવાલ જ છે અહીં બહારનું દેખાય જ નહીં પણ જો આમ સ્લાઇડ કરો તો ખસી જાય ને અંદર બાથરૂમ હતો એટલે એમને એમ કે આજે આપણે બાપાને બનાવીએ અને એવું નક્કી કર્યું હતું કે બાપા આવે ને ત્યારે હું બારણું બંધ રાખીશ અને પછી બાથરૂમ ક્યાંય દેખાશે નહીં અને પછી એકદમ હું ખોલીશ અને સ્વામીશ્રીને બાથરૂમ સરપ્રાઇઝ આપીશ આવું એ સોળ વર્ષનો છોકરો એટલે એને એમ કે બાપા સાથે રમત કરીએ અને એનો પહેલા માળે બાપાનો રૂમ હતો સામે જ પગથિયા હતા જ્યાંથી આમ ચડે સ્વામીશ્રી તો દેખાય એટલે સ્વામીશ્રી આવવા એટલે તરત પોતે ઊભો થઈને બાથરૂમમાં જતો રહ્યો અને એકદમ પાતળી તિરાડ રાખી કે સ્વામીશ્રી સામેથી આવે છે કે નહીં દેખાય અને સ્વામીશ્રી પોતે ઉપર આવતા હતા સેવકનો હાથ પકડીને અને દૂરથી એમણે જોયું કે બાપા પોતે પગથિયા ઉપર આવે છે તરત ફિટ કરી દીધું બારણું અને કે હમણાં બાપા આવશે સ્વામીશ્રી રૂમમાં આવે સ્વામીશ્રીનો અવાજ સંભળાય એના અંદર બેઠા બેઠા અને તરત જ બાપાને કીધું સેવકે કે બાપા લઘુ કરવા જવું છે ને સ્વામી કે ના નથી જવું કે કેમ નથી જવું સેવકને આશ્ચર્ય થયું કે આપણે આટલા કલાકથી બેઠા હતા સ્વામી કે નથી ઈચ્છા એટલે પૂરું થઈ ગયું તો કે હવે જમવા જઈએ સીધા સીધા બાપા પોતે ત્યાંથી નીકળી ગયા અને બાજુના રૂમમાં જમવા માટે જતા રહ્યા આનો બધો પ્લાન છે એ ફેલ ગયો એટલે પછી તો બાપા જમવા પહોંચી ગયા પછી એ પોતે બહાર નીકળ્યો અને પછી તો સેવામાં લાગી ગયો બધું પૂરું થયું બાપાએ જમી લીધું મુલાકાતો પૂરી થઈ ગઈ પછી જ્યારે બાપા આરામમાં જવા માટે એ બેડરૂમમાં આવે ત્યારે તો બધા બાથરૂમના બારણાને બધું ખુલ્લું જ હતું પછી જ્યારે સ્વામીશ્રી પોતે પલંગ પર બેઠા અને એ વખતે આ મિતેશ સામે ઊભો હતો સ્વામી કે કા નહોતું બહાર આવું તે આમ કરીને સ્વામી સુઈ ગયા એમને બધી જ ખબર છે કે આપણે ક્યારે શું સંકલ્પ કરીએ છીએ એ અંતર્યામી પુરુષ છે પણ બતાવ બતાવ નથી કરતા કોક પ્રસંગે કહી દે છે પણ યાદ રાખવાનું અત્યારે પણ આપણે એક એક સંકલ્પને પોતે જાણે છે આપણી એક એક ક્રિયાને પોતે જાણે છે એ આ પુરુષ છે એ કાયમ માટે આપણી સાથે છે ચોવીસ કલાક આપણી ભેગાને ભેગા છે જીવનના છેલ્લા શ્વાસ સુધી આપણી ભેગાને ભેગા છે એટલે વિશ્વના સૌથી વધુ ત્રણ શબ્દો સૌથી વધુ પ્યોર સૌથી વધુ સમર્થ અને સૌથી વધુ ઊંચી આધ્યાત્મિક સ્થિતિવાળા પુરુષ છે એ આપણી પાસે છે જે આખા વિશ્વમાં એક જ છે એનાથી આપણે ખાટી ગયા છીએ આપણે હાવ નાખી દીધા જેવા છીએ આપણામાં કાંઈ માલ નથી પણ આવા પુરુષ મળ્યા છે એટલે આપણે દુનિયાના રાજા છીએ એવા એવા પુરુષ મળ્યા છે એટલે આપણે જિંદગીને જીતી ગયા છીએ હવે આપણને આપણે જિંદગી પાસેથી એક એક સેકન્ડની કિંમત વસૂલ કરવી છે હવે આ પુરુષ માટે જીવીને આપણે જીવનને સાર્થક કરવું છે તો એવી અસ્મિતા અને એવો મહિમા આપણા હૃદયમાં દ્રઢ થાય એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી શ્રી સ્વામિનારાયણ ભગવાનની